એ આવો આવો આવી ગયા બધા અરે વાહ ભાઈ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો શૈલમ આવ્યો છે નિત્યરાજ છે અને કિંજલ પણ આવી છે ને ઓહો હો હો હો બેસો બેસો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો <laughs> વાર્તાનું નામ છે વાંદરાનું કાળજું ધ્યાનથી સાંભળજો હો બેન એક નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો એ તો રોજ ઝાડ ઉપરના મીઠા મીઠા જાંબુ ખાય તમે બધાએ ખાધા છે ને જાંબુડા હા એ મીઠા મીઠા જાંબુ ખાય નદીનું ચોખ્ખું ચોખ્ખું પાણી પીએ અને આનંદ આનંદ કરે હો એ નદીમાં એક મોટો મગર રહેતો હતો વાંદરાને આમ મોજ કરતો જોઈ અને મગરને એની સાથે દોસ્તી કરવાનું મન થયું એક દિવસ કાંઠે આવી અને મગર વાંદરાને કે તમે એકલા એકલા આનંદ કરો છો તે કરતા આવો આપણે સાથે સાથે મજા કરીએ આનંદ કરીએ વાંદરો કે તું મને મારી નાખે તો મગર કે ના રે ના એમ તે કંઈ બને આપણે બંને તો દોસ્ત બનીશું પાક્કા ભાઈબંધ બનીશું પછી તો મગર રોજ પાણીની બહાર આવે અને આ વાંદરો ઝાડ ઉપરથી નીચે ઉતરે અને બંને જણા ખાય ને ગમત કરે મોજ મજા કરે એક દિવસ વાંદરો ઝાડ ઉપરથી ખૂબ પાકા પાકા જાંબુ લાવ્યો અને મગરને આપ્યા મગરે એક બે પોતે ખાધા ને બીજા એની મગરી માટે લેતો ગયો એની પત્ની માટે મગરી તો આ મીઠા મીઠા જાંબુ ખાઈને ખુશ ખુશ થઈ ગયો અને મગરને કે આ જાંબુ આવા મીઠા છે ત્યારે જે હંમેશા આ ફળ ખાતો હશે તેનું કાળજું કેટલું બધું મીઠું હશે માટે તમે એ વાંદરાને મારી નાખો ને એનું કાળજું મારા માટે લઈ આવો લો બોલો મગરીએ તો આવું કીધું નિત્યરાજ હો મગરે તો મગરીને બહુ સમજાવી અને કહ્યું કે અરે તારા માટે હું દરરોજ મીઠા મીઠા જાંબુ લાવીશ પણ મારા મિત્ર વાંદરાને તો મારાથી કેમ મરાય પણ મગરી એકની બે થઈ નહીં અને એ તો જીદ લઈને બેઠી ખાય નહીં પીવે નહીં આખરે મગર બિચારો થાય કો ને વાંદરાને કોઈ પણ બહાને મારી નાખવાનો એને નિશ્ચય કર્યો બીજે દિવસે દરરોજના નિયમ પ્રમાણે વાંદરો અને મગર એ બંને મિત્રો નદી કિનારે સુખ દુઃખની વાતો કરતા બેઠા હતા ત્યાં મગર વાંદરાને કે વાંદરાભાઈ વાંદરાભાઈ આપણે આટલા દિવસ થયા દોસ્તી છે પણ તમે એકેય દિવસ મારે ઘેર નથી આવ્યા માટે આજ તો ચાલો હો મારા ઘરે ચાલો મારી પત્ની મારી મગરી તમને મળવાને બહુ જ આતુર છે તમારે જરૂર આવવું પડશે હો ભાઈ વાંદરો કે મગર ભાઈ હું તો જમીન ઉપર રહેનારો મને પાણીમાં તરતા કેમ આવડે મગર કે એમાં શું મારી પીઠ ઉપર સવાર થઈ જાઓ વાંદરો તો મગરની પીઠ ઉપર બેઠો ને મગરે પાણીમાં તરવા માંડ્યું છપાક છપાક છપાક થોડે દૂર ગયા ત્યાં વાંદરાએ મગરને રડતો જોયો મગર તો આંસુડા પાડતો તો મોટા મોટા વાંદરો પૂછે અરે મગરભાઈ મગરભાઈ કેમ રડો છો ત્યારે મગર કે કે ભાઈ મારી મગરીને તારું કાળજું ખાવું છે માટે તને હું ત્યાં લઈ જાઉં છું એણે તો જીદ પકડી છે ત્યાં પહોંચીશું એટલે તને મારી નાખશે તું તો મારો ભાઈબંધ છે એટલા માટે હું રડું છું વાંદરો આ સાંભળીને મનમાં તો ગભરાયો પણ બહાર જણાવ્યું નહીં મગરની વાત પૂરી થતા એ તો ખડ ખડ હસી પડ્યો મગર પૂછે કેમ ભાઈ હસો છો તમને મરવાની બીક નથી લાગતી વાંદરો કે ભલા માણસ તે મને પહેલેથી કેમ ના કહ્યું મારું કાળજું તો હું ઝાડ ઉપર મૂકીને આવ્યો છું પાછો કિનારે લઈ જા એટલે હું લઈ આવું વાંદરાની આ યુક્તિથી આવા વિચારથી મગર તો બિચારો ભોળવાયો અને વાંદરાને કિનારા તરફ લઈ જવા માંડ્યો જેવો એ કિનારો થોડોક દૂર રહ્યો કે વાંદરો તો છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો અને ત્યાંથી મગરને કહે કે અરે મૂરખ કાળ જાતે વળી ઝાડ ઉપર હોય મેં આ યુક્તિ ન કરી હોત તો મારું તો આવી જ બન્યું હતું ને જા આજથી આપણી દોસ્તી તૂટી આજથી હવે આપણે ભાઈબંધ નથી જા તારી મગરીને કહેજે કે એના નસીબમાં કાળજુ એ નથી અને ઝાડના મીઠા જાંબુ એ નથી માત્ર ઠળિયા જ છે ઠળિયા કોઈ ભાઈબંધ એના ભાઈબંધને ક્યારેય મારવાનું વિચારે પણ ખરા જા આજથી આપણે ભાઈબંધ નથી પછી તો મગર નિરાશ થઈને ઘેર ગયો અને આમ વાંદરાભાઈનો જીવ બચી ગયો હો કિંજલ મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ આવજો